વધારે શું ક્લાસ એનો ભય નીકળે નહીં ત્યાં સુધી તને લાભ થાય નહીં ને પેલો ભય છે એને એટલે આ બધું નિશ્ચય ત્યાં સુધી થવા ના દે ને એટલે છૂટે ભય આ સુધમાલ જતો પછી પછી પેલી શંકા અને બધું પછી કરે છે ને આવી લાલચ لالچ سفر نہنکارے یہ سفر نہ ધજ પડેલી હોય તો લાલચ ની પડેલી ના હોય માનની પડેલી અવગુણો બહુ કહેતા નહીં અવગુણો બધું અર્પણ ના ગઈ છે ના તે અને માન જુદું અને માનની ભેટ જુદી ખબર ના પડે ને લાલચ ઘણી વખત પોતાને ખબર ના પડે એવું બને લાલચ ના હોય લાલચ ના હોય કપટ જેવી હોય લાલચ પેલું કપટ પોતાને ખબર ના પડે એવું આ લાલચ માં એવું હોય કપટ નહીં કપડ તો તને આવડે તો શું ખેર કપડ તો પેલા આપે આવડે બુદ્ધિ પ્રકાર અને કપડે નહીં આવડે ખાલી લાલ આમ પાડ્યો એમ પાડ્યો ના કરવું કહ્યું તો કઈ છૂટીએ તો તમને જે દેખાય તમને કહીએ છે કરીએ છે ને દાદા તમે કયો છે પ્રમાણ ક્યાં કરે છે અને અનુભવમાં આવ્યો કરે રહેશે અનુભવમાં આવશે કડવું મીઠું ખબર પડશે આવ્યું અને કડવું આવે ને કડવું કડવું આવે જ નહીં દાદા આવે આવતા આવતા કડવું અટકી જાય છે ના કોઈ આડેલું નહીં કડવું શું કરવું તો કોઈ સહન કરી શકે એવો છે નહીં ના કરે પછી જ્ઞાન લીધા પછી કરવું શું સહન એટલે મૃત્યુ એટલે આપડે શું મીઠાની ખોટ છે તે મીઠાશ જ મીઠાશ છે કુદરત ને ઘેર શું ખોટ છે દાદાભાઈ ને ત્યાં જ ગાલે એટલી વાર શરીરની તબિયત થાય આટલા બધા ગરમ દર્દ પોતાનું અહિત છે એવું સમજાયું નથી કુવામાં અહિત છે એવું સમજી જાય નહીં પડતું તે કેમ પસંદ નહીં આવતો નિશ્ચય કરવાની આજ્ઞામાં રહેવાય ને નિશ્ચય કરવાની આજ્ઞામાં રહેવાય ને નિશ્ચય કરીએ તો આજ્ઞામાં રહેવાય ને બધું બધું રહેવાય એ આપણી કોણ દાદા આજ્ઞામાં ના રહેવાય આપડી કોણ ને બીજા કોણ એટલે લાલચ વાળા રસ્તા પર ચાલતા ચાલતા એમણે સમજાવ્યું અમે લોકો લાલચ વાળા રસ્તા પર હું ચાલતો હતો ત્યાં એમને સમજાવ્યું કે લાલચ ના રાખવાની કોઈની તમારી લાલચ ક્યાં રાખવાની એ અમે આપણે મકાન બાંધ્યું ને ત્યારે જયંતિભાઈ રમણભાઈ આપ બતાવો તમે બતાવો આપ બતાવો પોતાને ઘેર જવું એ વાત કરી મુદ્દાની વાત એવું બીજું કઈ બોલતો મુદ્દાની વાત મુદ્દાની વાત ઉપર જવું જડને સ્થિર રહેવું જેમાં પરિવર્તન નથી જતન માં ઉર્ધ્વગામી ચેતન હોય તો તમને ઉપર લઈ જાય ઉર્ધ્વગામી થાવ ચેતન ઉર્ધ્વગામી થાય અને જડ સ્થિર રહી જાય પરિવર્તન ના થાય જળમાં પરિવર્તન ના થાય પરિવર્તન શેમાં થાય ચેતનમાં જન્મ પરિવર્તન ના થાય ધીરે થતું છે ના ના ધીરે થાય ધીરે થાય ધીરે ધીરે થાય આ કેરી ઉકેલ હળે સડી જાય આ બધી ચીજો હળે નહીં ભાત મૂકે ઉતરી ના જાય નહીં ભાત ઉતરી ના જાય ઉતરી જાય ઉતરી જાય પછી નિરંતર પરિવર્તન નિરંતર પરિવર્તનશીલ છે આ ટ્રેન માં કેમ મૂકી શકાય અનુસરવા માટે શું સિદ્ધાંતો છે અક્રમ વિજ્ઞાન અક્રમ માર્ગ જાતે કરવું હોય આક્રમણ મૂકવું હોય તો નામ તમારું મારું નામ ધીરુભાઈ ધીરુભાઈ જેને ઘરે કોઈ જબરદસ્ત અપમાન કરે અપમાન કરે તો અસર થાય છે સીધી અસર થાય છે અંદર કોઈ તત્વ છે એને અસર થાય અંદર ના કોઈ તત્વ ને અસર થાય ટ્રાફિક થાય બોલે બોલે સત્તર અંદર નું કઈ સોમાન ગવાતું હોય એવું લાગે સોમાન સોમાન ગવાતું લાગે છે અંદર કઈ સોમાન હોય એવું આપણું સમાન એને આપણે પ્રતિકૂળ લાગ્યા હોય એટલે કરે આપણી વાત આપણી વાત એને પ્રતિકૂળ લાગી એટલે એ આપણું અપમાન કરે એવી એટલે આપણને અનુકૂળ એ ન લાગ્યા એટલે આપણે ઈ આપણને પ્રતિકૂળ લાગ્યો એટલે આપણાથી એવી વાત નીકળી સામે વાળો આપણને પ્રતિકૂળ લાગ્યો એટલે આપણાથી એવી વાત નીકળી અને ઓલાને આપણે પ્રતિકૂળ લાગ્યા એટલે એને સોમાન ભંગ કર્યું એ બસ થાય પ્રતિકૂળ લાગે તો આનું ગાઢ રહે હા એ સામે વાળો ગાઢ દીધા વગર ના રહે તો આપણને પાછું દુઃખ થાય છે કેમ બીજા નહીં લેતા રહી એમને જ કાઢી એવા ઉપાધિત હશે એટલે એવો સામે વાળાનું નિમિત્ત બન્યું આપણે કર્મો હશે કે સામે વાળો નિમિત્ત બન્યો આપણે માટે તો પછી તમે ગુજર જાણો છો ગુજર જાણવા છતાંય થઈ જાય છે તો એનું શું કરવું જાણવા છતાંય થઈ જવાય છે એના માટે શું કરવું પણ એવો ગુસ્સો હજી નથી આવ્યો નથી ઈ જાતનો ગુસ્સો હજી અંદર ઉત્પન્ન થતો નથી જાણવા છતાંય ગુસ્સે થવું એને બદલે ગુસ્સામાં ભળી જવાય છે ગુસ્સામાં ભરી જવાય છે ગુસ્સામાં ખરો ગુસ્સો થઈ જાય છે ત્યારે જાણવાનું નથી રહેતું તે પછી જાણવાનું આવે છે કે આ ખોસો ખોટો ગુસ્સો થયો મારા કામથી બોલે છે નિમિત્ત છે એવું તમે ધ્યાનમાં પછી આચરણમાં નથી આવ્યું આચરણમાં નથી આવ્યું આચરણ આવશે પણ એટલું જાણો છે તમે હા જાણો એનું પછી ઘણી વાર હાજર થઈ જાય છે સાચી વાત સાચી વાત એવી છે ઈ કેમ રે કેવી કેમ રહેતી નથી એ ખબર નથી એ ખબર નથી પડતી ખબર નથી પડતી એ કેમ રહેતી નથી તે અને કુવા સર કેમ સાથે પડી જશે તો ક્યાં ખબર રહે છે ક્યાં ખબર રહે છે એમ બધા લોકો ગુમાવવા મળશે શું કારણ સમજાવો તમે સમજાવો આગળ જાગૃતિ ખબર પડી ગયું બધી બોલે કરતા આપણે જાગૃતિ રહેવું જોઈએ મારો મારા કરતા કે નિમિત્ત છે એ જાગૃતિ ગજુ કપાય તો ફિકર કરીએ દુખી દુખી થઈએ ફિકર કરીએ દુખ દુખ લાગે દુખી થઈએ માટે કરે માટે એમ શું ફિકર લાખ બે લાખ પાંચ હજાર કર્મો ના ઉદય હશે એટલે એક આપી ગયો કોઈ વસ્તુ કઈ સુખ દુઃખ લાગે આગ્રહ કે અમારા પોતાના ગુના નો હમા વસ્તુ ના જરાય વાંધો નથી એવું કેવા માંગે છતાં એ જાગૃતિ ના વાતો કરશો ભગવાન બસ બસ બે ખાલી હોય એવો પુલ કર્યો હોય બે ફૂટ ની રેલિંગ ગયું ને ખુદ બાજુ જોઈ લો મજા સતત જાગૃતિ રાખે સતત જાગૃતિ અને જાગૃતિ ફેક્ટરી માં આવી હતી કાયમ કામ એટલા માટે આવું કરવું જોઈએ પણ કોઈ કરતા ગવર્મેન્ટ આવું કરતું આ જાગૃતિ કેમ સતત રાખી શકાય સતત રાખી કેવી રીતે શકવી આ જાગૃતિ સતત કેમ કેવી રીતે રાખી શકાય એ તો મારી પાપ ધોવાય ત્યારે આ પાપ છે તમારા પાપ છે ને જાગૃતિ મન કરી નાખે આવરણ લાગી નાખે આવરણ લાવી જાગૃતિ પુષ્કળ છે પૂરેપૂરી જાગૃતિ આ જીવ વિશે કેવી રીતે જાગૃત રહી શકાય સતત જીવ વિશે સતત કેવી રીતે જાગૃત રહી શકાય એ તો એ અમારી પાસે આવવું પડે પાપ એટલે તો આવ્યા છીએ બાપુ આજે સ્વાધ્યાય સતત કરીએ છીએ જે બુક છે ને એમાં સ્વાધ્યાય સતત પ્રતિક્રમણ કેમ કરવું એ બધું અંદર દેખાય તમે જે અત્યારે કરો પ્રતિક્રમણ તો કરો ને એમ કહેવાય ગભરાવે આ દુકાન તો શું થાય મેલ ઉતરે મેલ ઉતરે હા હા અત્યારે ખબર હતો ને તેના એટલે ધીમે ધીમે પાતળા પડે એવું લાગે પ્રતિક્રમણ આપણે જે તમારે આપતવાણીમાં જે વાંચવામાં આવ્યું ને કે સમયે સમયે પ્રતિક્રમણ કરી લેવું ઓન ધ સ્પોટ તાત્કાલિક પ્રતિક્રમણ કરી લેવું એ પ્રતિક્રમણ ની વિધિ આપ બતાવો અમે પ્રતિક્રમણ કરી નથી શકતા હા હા on the spot student side બસ એટલે આપણો આંતરિક વાતનો ધરાજો નહીં તો નિવેડ ના થોડું પાછળ પડી અમે પાછળ પડેલા છીએ કરવાનો રાગ છૂટતો નથી હજી એટલે ભેગા થઈ ગયા નથી પચેલા નથી રહ્યા જરૂર એવું નથી ના ભેગા ગોતા થયા હતા ને કેવી લાગે અત્યારે આપી કરે બસ એટલો ફિગર ધારણા છે કઈ વાંધો પછી શું સવાલ જ ક્યાં છે મોં છૂટી જાય એ છોડવો છે એ છોડવો છે એ બધી અણસમજ માં હતી બધી વાત જ્યારથી આ જાગૃતિ વિશે સતત જાણવાની કોશિશ કરીએ છીએ ને તો જાગૃતિ નું જ મહત્વ વધી ગયું છે બાકી બીજી કોઈ વસ્તુ નું મહત્વ નથી મનુષ્યમાં ઉઘાડી વાંચે ઊંઘીએ આખું જગત ઉઘાડી વાંચે ઊંઘીએ જાગૃતિ પોતાનું હિત જ કરી દે આફ્રિકા જાય તારું શું એટલે તમે વિચાર્યું નથી કર્યું અને મનમાં કઈ પાવર માનતો હોય અને જો સોદા સીધા પડ્યા હોય ને આમાં મસ્તી માણી બેઠા મસ્તી આમાં બેઠા મસ્તી અરે ધ્યેય સ્વરૂપ માની લીધેલું ધ્યેય સ્વરૂપ છે ત્યાં ધ્યેય બને અંધારું કેટલા હતા કરતા રહેતા તારે એમ મને ખાઈ નાખો મૂળમાંથી કઈ ના ફેર ફરી ઘટાડવા વધારવાનું સતત રે છે આપણે મને મને કહેતા હોય કહી આપું હા નથી નીકળતા હા પણ તું તું ના તું કહું કે કયા એટલે હું તરકાઈ દઈશ પછી ખરાબ રહી નીકળશે નહીં એના કરતા અમને કઈ થાય તારું કાઢી આવે મને જાગર કે લઈ પછી હું મારે પચાવવાની આજ્ઞા રહીશ કઈ શું વાત એટલું વાત નહીં ટૂંકી વાત વિશ્વાસ કર ઝઘડા છે કે પછી લાલચ લાલચ તમને છે કોને શીખવાડેલા હા છે ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને લાલચ થી આ બધી દુકાન ભયંકર દુઃખો લાલચજી સારી છે સારી ફરી કઈ તેનું ક્યાં જવું છે એમ કહ્યું અગિયાર જવું છે તમે આ સારી સારી છે બીજું કઈ શું કરવાનું લાલચ નથી રાખી શકે સારી સારી છે એના એના બધું ફેમિલીને ભૂલી જાય છોકરા બોકરા બસ્કુર કરીએ બધાને ભૂલી જાય અને આખું છે કે પોતાનું પોતાનું સ્થાન છે જે જગ્યા લગતા રહેતો હોય તે ભૂલી જાય ક્યાંય જઈ ગયો લાઈટ ના પટાવતો પૂછી પટાવતો પૂછી પટાવતો એ પૂરી પૂરી ને માટે હા લાલચ ના કરાવે બધું સ્થાન બધા સરસ શબ્દ બોલ્યા આવે જેનો સ્ટ્રોંગ વિરોધી છું સ્ટ્રોંગ વિરોધી છું લોકો આપણા મહાત્મા નું લાલચ દેખું રહ્યું તમને લાલચ ઓપન પોઈઝન છે શું છે ઓપન પોઈઝન છે મળી આવે ખાવું શું મળી આવે તે ખાવું મળી જ મળી જ રહે છે એ પ્રમાણે લાલચ વગર રહેવાથી મળી રહે છે બધું મળી રહે ઘેર બેઠો હા અમને કશું ઈચ્છા પણ નહીં કરતા તો મળે અમે ઈચ્છા નહીં કરતા તો એ બધી ચીજ મળે લાલચ નહીં પણ ઈચ્છા નહીં કરતા દાદા લાલચ અને ઈચ્છા એ બેની એ બેમાં ઈચ્છા રાખવાની છૂટ છે ઈચ્છા રાખવાની છૂટ છે લાલતુ તાર કૂતરો એક પૂરી જિંદગી ક્યાં ક્યાં જાય એને લાલચ એટલે લાલચમાં સારા નરસાનો પછી વિવેક નહીં રહેતો હશે જાનવર જ કર્યું ને જાનવર જ પડ્યા તો દાદા અમારી ધર્મક્રિયાઓ કેટલીક જો લાલચને એટલે પ્રતિષ્ઠાને લીધે હોય કીર્તિને લીધે હોય નામને માટે એ લાલચને લીધે હોય તો એનું એ લાલચ ના કહેવાય સંસારમાં છે નામ કરવાની ઈચ્છા હોય બીજી ઈચ્છા હોય લાલચ લાલચ કૂતરા જેવું હોય દેખાય ને મારે ઘેર જવું છે બીજી વાત છે કે લાલ બિલકુલ થોડી ઘણી લાલચ હોય પણ એ લાલચ દબાવી દેવાય દબાવી દેવાય થોડી ઘણી લાલચ દબાવી દેવાય પણ લાલચું જ કહેવામાં આવે છે લાલચું એનું તો કોઈ જાનવર જ નથી મનુષ્ય તરત શોધ કર્યો કઈ ગુરુ તો બને હું ગુરુ બરાબર ના આવે ઘરે જવું છે આપે પૂછ્યું કે કઈ દિશામાં જવું છે એમણે કીધું અંતર દશામાં તો એ બરાબર જવાબ છે બાહ્યમાં નથી <laughs> આમ તો જે થયેલા તે પકડાય ને આ જવાબ મને બહુ ચલ રાખ્યો લાલચ ઘેર જવું છે કે ના પણ લાલચ જવું છે જ્ઞાની પુરુષ નો યોગ ન થયો હોય અને છતાં જો આવા ભાવ રહેતા હોય કે મારે ઘેર જવું છે તે હડુકર્મી હશે સંજોગાથી બહુ વ્યાપતો નથી બહુ વ્યાપતો નથી બધા બહુ ઓછો એમ ટેન પર્સન્ટ હશે દસ ટકા જેટલું છે ખરો એટલો એટલાથી વધારે એનાથી વધારે એનાથી વધારે દસ ટકા થી વધારે અને બીજા એમાંનું વીસ ટકા આપણે માનીએ તો એસી ટકા સારા એસી ટકા કયા ખાતે વીસ ટકા મોહ સ્વીકારીએ આપણે મોહ હતો છે વીસ ટકા મોહ છે એસી ટકા નથી તો એસી ટકા નું શું છે નિવૃત્તિ રહે છે નિવૃત્તિ રહે છે બધા ભાવથી વૃત્તિ ઓછી રહે છે દાદા એક નાની વાત કરું અમે લોકો અમદાવાદ જવાના હતા અમદાવાદ થી આબુ જવાના હતા અને ત્યાં જ એમનો દીકરો છે બહુ જ માંદો થઈ ગયો અમદાવાદમાં તો મને કહું કે નહીં રમેશભાઈ આપણે <coughs> આબુ જવાનું નક્કી કર્યું છે એટલે જવાનું દીકરો તો સારો થઈ જશે <coughs> એટલે માંદો દીકરો હતો છતાં પણ મારી સાથે આવ્યા હતા હા આબુ હા તો બી આપણે આગળ નક્કી છે ખબર નહીં આવે એ હતા નિશ્ચય મજબૂત કરતા નિશ્ચય મજબૂત તે છે સંસાર પક્ષમાં છે એ વાત એ કે છે કે મોહ હોતો છે તે કે છે તે મોહ વાત તરફ સમજી જાય હા સમજી જાય નિવેડો તો લાવવો પડશે ક્યાં સુધી આવું ચલાવ હા લાવવો જ પડશે નિવેડો તો લાવવો જ પડે ઘરે જવું છે ને ઘરે જવું છે એટલે પછી નિવેડો તો લવો જ પડે ને શું નામ છે રમણભાઈ હું રમણ વિશે અંદર ટકા મો અસર થાય ને નામ પર થાય તો અસર થાય ના ઓછી થાય છે બહુ ઓછી થાય છે આ થાય છે ખરી હજાર રૂપિયા થાય જ ઓછી થાય પાંચ લાખ રૂપિયા થાય તો અપાય તો થોડી થાય પાંચ લાખ ઓછું થાય પાંચ લાખ નું કપાય કે લોસ જાય એ તો રિલેટિવ ટર્મ્સ એ બધું રિલેટિવ ટર્મ્સ છે એટલે રિલેટિવલી વસ્તુ જુદા ઓછી વધતી થાય પણ બનતા સુધી ઓછી થાય છે ઓછી વધતી જાય પાંચ લાખ થાય થાય છે બધે રિલેટિવ નહીં જાતથી કેમ છુપા રહ્યા છે આટલું બધું એને પ્રદર્શિત કરવાથી ફાયદો એને પ્રદર્શિત કરવાથી શું ફાયદો ઓહો ફાયદો ના હોય પછી ના કરવામાં ફાયદા નથી પણ નુકસાન બહુ છે અને કરંટ બ્રધર છે સોનર છે નુકસાન ભાવ છે ના ના એવું કઈ છે નહીં પ્રદર્શિત કરવાથી લાગતું નતું ફાયદો છે એટલે નથી કર્યું પ્રદર્શિત કરવાથી ફાયદો છે એવું લાગતું નતું એટલે નથી કર્યું પ્રદર્શિત કરવામાં ફાયદો છે એવું લાગ એનું નુકસાન બહુ છે ના કરે જેમ તમે ઘેરદાર વાત કરતા હતા એને એક્સેપ્ટ કર્યું લાલચ નહીં તે એક્સેપ્ટ કરી એવું આ જે કોઈ એક્સેપ્ટ કર્યું નહીં ના કે તમે માર્ગદર્શન આપ્યું માર્ગદર્શન આપો તમે માર્ગ બતાવો તમે માર્ગદર્શન બધો બતાવ્યો પ્રશ્ન છે પ્રશ્ન પૂછ્યો છે લખ્યું છે મોસમ કોણ કુટી તો પોતાની જાત પ્રદર્શિત કરી દીધી તો એવી જાત પ્રદર્શિત કરવામાં તો બધા હાથી કરે ના એવું નથી એમને જે પ્રદર્શિત કરી ને એ તો આપણે જ આપણે એવું તો તમે ખરેખર કોણ શકીએ રિયલિસ્ટિકલી એટલે બધું પ્રદર્શિત કરી અને મહોત્સવ છે તો બધું રિયલિસ્ટિક છે બધું રિયલ તમે જેમાં આપણું વધેલું છે એનું કેવું છે કે ના કહેવાય પ્રદર્શિત ના કહેવાય કરી કરી બરાબર આપણે કોણ છે જાણતા નથી એ મોટા મોટો મોહ નથી આ શરીરમાં સેલ્ફ શું છે માય સેલ્ફ માય સેલ્ફ બોલે કરો સેલ્ફ એ શું છે બોલનાર કોણ રમણભાઈ માય સેલ્ફ બીજાને કહે છે થાય સર અરે રમણભાઈ એ તો તમે કોણ છો એ નહીં જાણવાથી લોકોએ નામ પાડ્યું ઓળખવા માટેનું સાધન રમણભાઈ લોકોએ નામ પાડ્યું ચિકન ચિકન દોડ્યાથી આમ બીજાની મદદ થી જ છૂટી શકે તમારે શું કેવું છે એક વાટા છોડી આવો બીજું બધું ઉપાય ગયું પણ સમજીએ એક સીધા પતી જશે ત્યાં પતાવી જશે ધીમે ધીમે મારે દેખાય ખબર પડે વધારે ખબર પડે હા આનું આવે અનુભવમાં આવે નામ સબ્જેક્ટ તો તારા અનુભવમાં આવે તારું આવું આવું પ્રાપ્ત એટલું થાય એવું જોઈ નથી બધા આવતા નહીં છે પછી બધું બધા મહેનતે ના આપે એક જ વાત હતો શિશુ મિલકત હશે ભગવાન પાસે કઈ નહીં કરતો પાસે બધું જ છે આખું બ્રહ્માંડ એમની પાસે આખું બ્રહ્માંડ છે બધું જ છે આખું બ્રહ્માંડ છે એમનું ક્યારે ગઈ વાર ફરી છે ફરી છે ક્યારે ધંધો છે એનો વેપાર વેપાર ધંધો છે એની <coughs> માલિકીની જે વસ્તુ છે એમની સંભાળ લેવી માલિકીની વસ્તુ જે બધી બધાની એની માલિકીની જે વસ્તુ છે બધાની સંભાળ લેવી શું જે એની માલિકીનું છે જે એની માલિકીનું છે જે ભગવાને બનાવ્યું હોય એની સંભાળ લેવી પડે ને તમારે લેસર કેવામાં બધા સાથે પગડ મંગાવો ને સીધી વાયર મોકલેલું પગડ મંગાવો કઈ જાતનો હું ના લાયક બધા ચિંતામાં થઈને શું કામ છે સંભાળ આવી રહી સંભાળ સંભાળ લેવાનું ત્યાગ પછી એનો એમાં શું મળે અને સંભાળ લે તે બધું શું મને પ્રાપ્ત થાય સેવા કરતા હશે એને તો આનંદ થતો સેવા કરતા એ લોકોને આનંદ થાય ને ક્યાં રહેશે કોઈ માલિક ના વગર કોઈ કોઈ ચીજો કરતા નથી કોઈ સ્વતંત્ર રીતે ઠંડા થઈ શકતો નથી તો હવે જેમ હજાર બિલકુલ નાદાજી હોય ત્યાંથી નીકળે દરિયા સભાવતી રાત રાત ચાલ્યા لگے آپ تک بچی بات ہوئی આઉટ ઓફ સ્ટાન્ડર્ડ જવું હોય જેને ઘેર જવું હોય તેના માટે શાસ્ત્રમાં વાત હોય ચાર વેદ ભરી રહી તો વેદ ડિસ્ટર્બ બોલે ધીસ ઇઝ નોટ ધેર શું બોલે ચાર વેદ છે ચાર વેદ જ્ઞાતા છે ત્યાં જાય એટલે ત્રણ છુટકારો વેદમાં તો સ્થૂળ ભાષા છે શું છે અને આત્મા સૂક્ષ્મતમ છે વેદમાં સમાય હૃદય ટાઈમ મળે તો કલાક આવી ગયો વિજ્ઞાન શું છે જ્ઞાન બાનું જ્ઞાન તો બુદ્ધિ અને બુદ્ધિ જ્ઞાન ને બેહાડી દે નીચે ખબર ને અને આ તો બુદ્ધિ ને ગાંઠે ને આખરે વિજ્ઞાન બુદ્ધિ ને ગાંઠતું જ નથી બુદ્ધિ ને ગાંઠતું જ નથી ગમે તે બુદ્ધિ હોતા ફ્રેક્ચર થઈ જાય જોયેલી જાતે જોયેલી બધા બધાની ફિક્સ ફ્રેક્ચર થઈ ગયું નાખતો જ નથી બુદ્ધિ શું ધ્યાનમાં બેઠા છે કહ્યું ને મુખ્યપણે આત્મા જવા વર્તે છે ધ્યાન છે મુખ્યપણે આપણો આત્મામાં હોય એટલે આત્માનું ધ્યાન રહે ધ્યાન ચાલુ છે આપણું છતાં વધુ કઈ જોયે તો આખે મેચવી પડે